આર્ત ધ્યાન કોને કહેવાય આર્ત ધ્યાન તો હમણાં તમારે ત્યાં બે મહેમાન આવ્યા હોય તે તમને ગમતા હોય કે તમને ના પણ ગમતા હોય એવા મહેમાન હોય છે કે નહીં ના ગમતા મહેમાન હોય છે ત્યારે થાય કે આ ક્યાં આવ્યા બારણામાં પેઠા અને ત્યારથી તમને મહી કંટાળો આવ્યા કરે અને પાછું મોઢે કહેવું પડે કે આવો બેસો એને એમ કહેવું પડે કે ના કહેવું પડે કારણ કે એવું ના કહે તો આબરૂ જાય બાર ફજેત કરે ને આપણને એટલે આવો બેસો કહેવું પડે અને મહી કંટાળો આવ્યા કરે એને આર્ત ધ્યાન કહ્યું ભગવાને આર્ત ધ્યાન એટલે પોતાને જ પીડાકારી ધ્યાન હવે મહેમાન આવ્યા છે ત્યારે કંઈ પાછા જતા રહેવાના છે ત્યારે કહીએ કે આવો બેસો ને મહી આર્ત ધ્યાન થાય તો ના થવા દેવું જોઈએ એવું ભગવાને કહ્યું અને થાય તો પ્રતિક્રમણ કરવું જોઈએ કે ભગવાન આવું કેમ થાય છે મારે નથી કરવું આવું અગર તો કોક બે માણસ ગમતા હોય કે તમારા ઘેડા બા આવ્યા હોય ને તે બે દાડા માટે આવ્યા હોય તો આઠ દાડા રહે તો બહુ સારું એવી ભાવના થાય ને તો એ આર્ત ધ્યાન કહેવાય એ જતા હોય ને મનમાં દુઃખ થયા કરે કે હજી બે દાડા પછી ગયા હોત તો મને સંતોષ થાત તો એ આર્ત ધ્યાન કહેવાય અગર તો તમે કોકની ઉપર ક્રોધ કર્યો એ રૌદ્ર ધ્યાન થઈ ગયું અને આ કોકની ઉપર ક્રોધ કરે અને પછી પસ્તાવો કરે એ આર્ત ધ્યાન થયું કહેવાય કેટલાક માણસ ક્રોધ કર્યા પછી ક્રોધ કરવા જેવો જ હતો એમ કહે છે એટલે એ રૌદ્ર ધ્યાન સભર રૌદ્ર ધ્યાન થયું ડબલ થયું ક્રોધથી તો રૌદ્ર ધ્યાન થયું પણ કરવા જેવો હતો એ થયું એ રાજી ખુશીથી કરે છે માટે ડબલ થયું અને પેલો છે તે પસ્તાવો કરે છે માટે આર્ત ધ્યાનમાં જાય છે રૌદ્ર ધ્યાન પણ પસ્તાવો કર્યો માટે એ આર્ત ધ્યાનમાં જાય કારણ કે પસ્તાવાપૂર્વકનું કરે છે પૈસા કમાવાની ભાવના એટલે જ રૌદ્ર ધ્યાન પૈસા કમાવાની ભાવના એટલે બીજા પાસે પૈસા ઓછા કરવાની ભાવનાને એટલે ભગવાને કહ્યું કે કમાવાની તું ભાવના જ ના કરીશ તું રોજ નાહવા માટે ધ્યાન કરે છે ના સાહેબ નાહવાનું ધ્યાન નથી કરતો તો એ ડોલ પાણીની મળે છે કે નથી મળતી મળે છે જેમ નાહવા માટે પાણીની ડોલ મળી રહે છે તેમ જરૂરિયાત પૂરતા પૈસા દરેકને મળી રહે એવો નિયમ જ છે અહીં આગળ પણ વગર કામનું ધ્યાન કરે છે આખો દાડો ગોદડાનો હિસાબ કાઢ કાઢ કરો છો કે રાતે ગોદડું પાથરવા મળશે કે નહીં મળે આ તો સાંજ પડે ને સવાર થયે લક્ષ્મી લક્ષ્મી ને લક્ષ્મી અલે આ કોણ ગુરુ મળ્યો તને કોણ એવો ડફોળ ગુરુ મળ્યો કે જેણે તને એકલા લક્ષ્મીની પાછળ જ પાડ્યો ઘરના સંસ્કાર લૂંટાઈ ચાલ્યા આરોગ્યતા લૂંટાઈ ચાલી બ્લડ પ્રેશર થઈ ગયું હાર્ટ ફેલની તૈયારી ચાલતી હોય તને કોણ એવા ગુરુ મળ્યા કે એકલી લક્ષ્મીની પૈસાની પાછળ પડ એવું શીખવાડ્યું આમને કોઈ ગુરુ ના મળે ત્યારે લોકસંજ્ઞા એ એમના ગુરુ કહેવાય છે લોકસંજ્ઞા એટલે લોકોએ પૈસામાં સુખ માન્યું એ લોકસંજ્ઞા લોકસંજ્ઞાથી આ રોગ પેસી ગયો ત્યારે કંઈ સંજ્ઞાથી આ રોગ નીકળે ત્યારે ભગવાન કહે છે કે જ્ઞાનીની સંજ્ઞાથી આ રોગ નીકળે લોક સંજ્ઞાથી પેઠેલો રોગ જ્ઞાનીની સંજ્ઞાથી નીકળી જાય એટલે કહેવા માગીએ છીએ કે આ નાહવાના પાણી માટે કે રાતે સૂવાના ગાદલા માટે કે બીજી કેટલીક વસ્તુઓ માટે તમે વિચાર સરખો કરતા નથી છતાં શું એ તમને નથી મળતું તેમ લક્ષ્મી માટે પણ સહજ રહેવાનું હોય અમે જ્ઞાની આ કેવો હિસાબ કાઢતા હોઈશું આ જગત કેવી રીતે ચાલે છે એનું કોઈને ભાન જ નથી કોઈ છોકરાના ભાઈબંધને દાઢી જ ના ઉગતી હોય તો એ છોકરાને વહેમ પડે કે મારે દાઢી નહીં ઉગે તો હું શું કરીશ એવું આવા વહેમ કરવા જેવું જગત નથી કોકને ના ઉગે તો it is a different matter ના પણ તારે તો ઉગવાની જ દરેક માણસને દાઢી તો ઉગે જ કોકને ના ઉગે એ તો કુદરતનું એક આશ્ચર્ય છે અલ્યા તું પૈસા કમાવાનો ત્યારે કહે કે અવશ્ય કમાવાનો છે અને ખોવાનો એ છે એ બેઉની તારા હાથમાં સત્તા નથી વગર કામનું ધ્યાન શા માટે બગાડે છે આ પૈસો એ તો પૂરણ ગલન થાય છે એ બધી કુદરતની સત્તા છે એટલે પૂરણ થાય છે લાખ રૂપિયા કમાય છે એ કુદરતની સત્તા છે અને લાખ ખોટ જાય છે તે કુદરતની સત્તા છે એ સત્તા તમારી નથી ત્યાં શું કરવા હાથ ઘાલો છો આરોપિત ભાવે જે જે કરે એ બંધન છે અને ત્યાં સુધી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન બંધ નહીં થાય જૈન ધર્મનો સારાંશ શો તો કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન બંધ થાય તો જૈન ધર્મ પામ્યા કહેવાય એ બંને બંધ થાય તો જૈન ધર્મનો સારાંશ પામ્યા કહેવાય ભગવાન મહાવીરે જે કહ્યું તે પામ્યા કહેવાય નહીં તો આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન તો બધા ધર્મવાળાને થાય છે ને તમને થાય તો પછી અર્થ જ નહીં ને બીજાનામાં ને આમનામાં ફેર ના હોય જૈનમાં અને બીજા ધર્મમાં ફેર જ ના હોય બીજા ધર્મમાં એ ચારે ધ્યાન છે અને જૈનમાંય ચારે ધ્યાન છે તો પછી એને વિતરાગનો ધર્મ જ કેમ કહેવાય બીજા ધર્મોવાળા બધા મુસ્લિમ ધર્મવાળાએ આ ચાર ધ્યાનમાં છે ને આ પણ ચાર ધ્યાનમાં છે ચાર ધ્યાનથી ઉપરનું પાંચમું ધ્યાન વધારાનું નથી હવે એ ચાર ધ્યાનમાં છે ને આ તમે પણ ચાર ધ્યાનમાં હો તો તેમાં તમે પ્રગતિશી માંડી કહેવાય વિતરાગ ધર્મમાં તો ફેરફાર હોવો જોઈએ ને તો કે શામાં ફેરફાર હોવો જોઈએ તારે દુર્ધ્યાન કેટલા ઓછા થયા છે ચાર ધ્યાનમાંથી કયા કયા ધ્યાન ઓછા થઈ ગયા છે વખતે રૌદ્ર ધ્યાન બંધ થઈ ગયું હોય ને આર્ત ધ્યાન હોય તો એ ભગવાન ચલાવી લે થોડુંક પણ આર્ત અને રૌદ્ર ધ્યાન બેવું જાય ત્યાર પછી વિતરાગ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય અગમ વિચાર એ કયું ધ્યાન કહેવાય અગમ વિચાર એ આર્ત ધ્યાનમાં સમાય અથવા પાછળના ભૂતકાળના વિચારથી પણ ઉપાધિ થાય એને વર્ષ દાડા ઉપર છોકરો મરી ગયો હોય અને આજે સંભારીને રડે તો એ આર્ત ધ્યાન કહેવાય દુઃખમાં આર્ત ને રૌદ્ર ધ્યાન કરે એકનો એક છોકરો મરી જાય ને તો કલ્પાંત કરે કલ્પાંત કર્યો માટે કલ્પના અંત સુધી તારે ભટકવું પડશે એક કરોડ વર્ષ ભટકવું પડશે આ વેપારીઓ કાપડ ખેંચીને કપડું આપે છે તે મારે તેમને કહેવું પડે છે કે શેઠિયાઓ મોક્ષે જવાની ઈચ્છા નથી હવે તો તે કહે કેમ એમ ત્યારે મારે કહેવું પડે છે આ કાપડ ખેંચો છો એ કયા ધ્યાનમાં છો મહાવીર ભગવાનના ધ્યાનને તો ઓળખો આ રૌદ્ર ધ્યાન કહેવાય બીજા પાસેથી થોડુંક એક આંગળીએ જેટલું પડાવી લેવું એ રૌદ્ર ધ્યાન કહેવાય તમને એટલું કહેવાનો અધિકાર છે કે ઘરાક પૂછે કે આ ટેરેલિનનો શો ભાવ છે તો તમે અઢારને બદલે સાડા અઢાર કહી શકો પણ તમે અઢાર કહ્યા પછી તમારે એને માપ પૂરું આપવું જોઈએ કિંચિત માત્ર ઓછું નહીં ઓછું ના અપાયું હોય ને ઓછું આપવાની ભાવના માત્ર કરી એને રૌદ્ર ધ્યાન કહ્યું છે ઓછું આપતી વખતે ભૂલથી પાછું વધારે જતું રહ્યું હોય તો ત્યાં કોઈ જમે કરનારું નથી શેઠિયાઓએ નોકરને કહી રાખેલું હોય કે જો આપણે ચાળીસ વારમાં આટલું વધુ જોઈએ એટલે પાછું એને અનુમોદના કરી રાખેલી હોય પોતે કરે કરાવે ને કરતા પ્રત્યે અનુમોદે બધું આનું આજ આખો દાડો રૌદ્ર ધ્યાન છે અને જૈન જૈનપણું ખલાસ થઈ ગયું છે જૈન તો કેવો હોય ગમે તેવી મુશ્કેલીમાં આપણે હોઈએ છતાં તે વખતે આપણી હેલ્પ માટે કોઈ માણસ આવ્યો હોય તો તે આપણી મુશ્કેલી જાણી જાય તો આપણે જૈન શાના એને હેલ્પ મળવી જ જોઈએ એને આશાભંગ ના કરાય વધતો ઓછો પણ છેવટે સથવારો તો મળવો જ જોઈએ જો તમારી પાસે પૈસાનું સાધન ના હોય તો કંઈ નહીં પણ સથવારો તો મળવો જોઈએ કે બીજું કંઈ કામકાજ હોય તો કંઈક કહેજે જૈન જાણીને શેઠ જાણીને એ તમારે ત્યાં આવ્યો ને બિચારો પાછો જાય નિસાસા નાખીને તે શું કામનું તમને કેમ લાગે છે વાત મારી સાચી છે કે ખોટી આ લોકો ઝાડ સારું દેખે છે ત્યાં છાયા માટે બેસે છે અને ઝાડ જ બચકા ભરે તો શું થાય એવું અત્યારે શેઠિયાઓ બચકા ભરે છે કે તમે નાલાયક છો તમે આમ છો તમે તેમ છો વગેરે ગરીબોને તો તમે નાલાયક કહી શકશો કારણ કે બિચારા એને સત્તા નથી ને નોકરોનું તો આખો દાડો તેલ જ કાઢે છે નોકરોના હાથમાંથી પ્યાલા પડીને ફૂટી ગયા કે હાથ ભાંગલા છે તારે આમ છે એમ ગાળો ભાંડે તે તારી શી ગતિ થશે નોકરના હાથ ભાંગલા હોય તો તું એને નોકરીમાં રાખું જ નહીં ને જૈન આજે બેભાન થઈ ગયા છે એના કરતાં તો વૈષ્ણવો સારા રહ્યા છે એટલું બેભાનપણું નથી આવ્યું આ તો કર્મના કરતા થઈ ગયા વ્યવહારથી ભગવાને કહેલું ડ્રમેટિક ભાવથી કરવાનું હતું પણ આ તો હું જ કરું છું મારા વગર કોણ કરે એનાથી તો કર્મબંધન થાય છે અને પાછા એકલા નિકાચિતના બંધન થાય મોળા નહીં વૈષ્ણવોને તો મોળા કર્મના બંધન થાય ને જૈનોને તો ઘોડા ગાંઠ આમાં કોઈનો દોષ નથી બધા આચાર્યો સાધુઓ બધાની ઈચ્છા છે કે ભગવાનના કહ્યા પ્રમાણે ચાલવું છે પણ એવા સંજોગો બાજતા નથી જેમ આ જગતના લોકોને કેવું હોય કે મારા ઘરના માણસોને મારે સુખી કરવા છે એવી ભાવના છે પણ સંયોગ બાજ્યા વગર શી રીતે સુખી થાય એવી રીતે આ સાધુ આચાર્યોને સંયોગ બાજતો નથી અમે તમને સ્વરૂપ જ્ઞાન આપ્યું ત્યાર પછી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન થાય છે ના દાદા હવે નથી થતા હમણાં દીકરી પરણાવી ત્યારે લગ્નમાં કેવી પરિણતિ રહેતી હતી આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં ઊભા થતા હતા ના દાદા એકોએ આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન ઊભું થયું નથી આ અક્રમ જ્ઞાન જેવું છે આ જ્ઞાનથી રિલેટિવમાં ધર્મ ધ્યાન રહે અને મહી રિયલમાં શુક્લ ધ્યાન વર્તે એવું ગજબનું આશ્ચર્ય જ્ઞાન છે ક્રમિક માર્ગમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન જેના ગયા તે ભગવાન પદમાં આવ્યો ગણાય ત્યાંથી ભગવાન પદની શરૂઆત થઈ ગણાય